સ્વરૂપ જ નંદ અને યશોદામાને શ્રી કૃષ્ણ વિયોગનું જેવું દુઃખ થયું છે એવું દુઃખ મને થાય શ્રી કૃષ્ણ વિયોગ મને કેવા વ્યાકુળ થયા એવું દુઃખ મને થાય આપણને શ્રી કૃષ્ણનો વિયોગ થયો ભક્તિ કરવી એ સહેલું નથી પરમાત્માના વિયોગનું જેને દુઃખ થાય જેને સંસાર નીરસ લાગે છે જેને સંસારનું બધું સુખ તુચ્છ લાગે છે એ ભગવાનના પાછળ પડે જેને સંસાર સરસ લાગે છે જેને સંસારના વિષયો મીઠા લાગે છે એ ભગવાનની ભક્તિ કરે છે મુરલીનો પ્રેમ સર્વથી શ્રેષ્ઠ છે શ્રી કૃષ્ણ પ્રેમના આધીન છે આપણા માટે વેદની લીલા અતિ ઉપયોગી અનુકરણીય શ્રી કૃષ્ણ વિયોગમાં વેદવાસીઓ જેવા વ્યાકુળ થયા એવું જયારે જીવને દુઃખ થાય અને જ્યારે જે જીવ બરાબર ભગવાનની ભક્તિ કરે વેદવાસીઓ સતત મારું ધ્યાન કરે તો મારા સ્વરૂપને પ્રાપ્ત થશે સંયોગમાં જીવને દોષ દેખાય અને વિયોગમાં ગુણ યાદ આવે સહયોગમાં જીવ ઉપેક્ષા કરે છે અને વિયોગમાં જીવ અપેક્ષા રાખે સંયોગમાં ધ્યાન થતું નથી ધ્યાને વિયોગમાં થાય છે અને તેથી પ્રભુએ જાણીને આ લીલા કરી વિયોગ એટલા માટે આપ્યો છે આ વધારે મારું ધ્યાન કરશે આખો દિવસ મારું ચિંતન કરશે મારા સ્વરૂપને જલ્દી પ્રાપ્ત થશે શ્રી કૃષ્ણ બલરામ મથુરામાં વિરાજેલા પછી તો વસુદેવજીએ જનોઈ આપી છે શ્રી કૃષ્ણ ભગવાનને ગાયત્રી મંત્રની દીક્ષા આપી શ્રી કૃષ્ણ ભગવાન બ્રહ્મચારી થયા શ્રી કૃષ્ણ બલરામ ઉજ્જૈની ક્ષેત્રમાં સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા માટે આવ્યા શ્રી કૃષ્ણ પરમાત્મા છે પરમાત્મા જગતમાં જ્યારે આવે છે ત્યારે ભગવાન જગતને બોધ આપે છે મને સદગુરુદેવની જરૂર પડે સદગુરુદેવની કૃપાથી જ બગડેલું મન શુદ્ધ થાય સદગુરુદેવ કૃપા કરે છે ત્યારે જ જ્ઞાનમાં સ્થિરતા આવે છે સમજણ બધાને છે આ જગતમાં મૂરખ કોઈ નથી બધા જ્ઞાની છે સમજણ તો છે સમજણમાં સ્થિરતા નથી સદગુરુદેવ જયારે કૃપા કરે છે ત્યારે જ્ઞાનમાં સ્થિરતા આવે કોઈ પણ સંતના ચરણ પકડી રાખજો બહુ સ્વતંત્ર થઈને ફરશો નહીં તમારા બુદ્ધિમાં વિશ્વાસ રાખશો નહીં સદગુરુદેવની બહુ જરૂર છે આજકાલ તો ઘણા લોકો આરામ ખુરશીમાં પડ્યા પડ્યા ઉપનિષદ વાંચે છે અને બ્રહ્મ જ્ઞાનની વાતો કરે છે એમને સંધ્યા કરવાની જરૂર પડતી નથી એમને સંયમ રાખવાની જરૂર પડતી નથી એમને કોઈ સંતની સદગુરુદેવની સેવા કરવાની જરૂર પડતી નથી પુસ્તકો વાંચીને જ જ્ઞાની થઈ જાય છે વ્યાખ્યાન પણ સારું કરે એમને પૈસો મળશે એમને શાંતિ મળશે નહીં કોઈ પણ સંતના ચરણ પકડી રાખીશ આ સંસાર એ કોલસાની ખાણ છે કોલસાની ખાણમાં જે ઉતર્યો ને એને કોલસાના ડાઘા લાગવાના કદાચ કોઈ બહુ ડાપણની વાતો કરે કે હું તો બહુ આવ્યો છું ને તે હાચવીશ ને મારા મારા કપડા નહીં બગડે ખોટું છે કોલસાની ખાણમાં જે ઉતર્યો એને કાળા ડાઘા લાગે જ છે આ સંસાર માયામય છે માયામય સંસારમાં જે કોઈ આવ્યો એને માયા વર્ગે જ છે થઈને પવિત્ર જીવન ગાળો સદગુરુદેવની આજ્ઞા અનુસાર સાધન કરો બહુ સ્વતંત્ર થઈને ફરશો નહીં શ્રી કૃષ્ણ પરમાત્મા છે પ્રભુએ જગતને બોધ આપ્યો છે કે પરમાત્મા જગતમાં આવે છે ત્યારે પરમાત્માને પણ સદગુરુદેવની જરૂર પડે છે શ્રી કૃષ્ણ ભગવાન બલરામજી સાથે ઉજ્જૈની ક્ષેત્રમાં સાંદીપની ઋષિના આશ્રમમાં કોઈ વખત તમે ઉજ્જૈનીમાં જાઓ ને તો સાંદીપની ઋષિના આશ્રમમાં દર્શન કરો થોડા દિવસો પહેલા ઉજ્જૈનનો મોટો કુંભ મેળો થયો હતો લાખો સાધુઓ મહાત્મા ઉજ્જૈનીમાં આવ્યા હતા સાંદીપની ઋષિનો આશ્રમ છે ત્યાં શ્રી કૃષ્ણ બલરામ વિરાજેલા છે શ્રી મહાપ્રભુજીએ ત્યાં બેસીને ભાગવતનો પાઠ કર્યો છે શ્રી મહાપ્રભુજીની ત્યાં બેઠક છે સાંદીપની ઋષિના આશ્રમમાં છે ક્ષિપ્રા નદીના કિનારે સાંદીપની ઋષિનો આશ્રમ શ્રી કૃષ્ણ બલરામ ત્યાં રહ્યા છે અને ગુરુદેવની સેવા કરીને વિદ્યા ભણે શ્રી કૃષ્ણ ગુરુકુળમાં પૈસો કમાવવાની જ વિદ્યા ભણ્યા નથી અધ્યાત્મ વિદ્યા ભણ્યા આજકાલ સ્કૂલમાં કોલેજોમાં પૈસો કમાવવાની જ વિદ્યા ભણાવે અધ્યાત્મ વિદ્યા ભણાવતા નથી પૈસો કમાવવાની વિદ્યા તો વેશ્યાને પણ આવડે વેશ્યા બહુ પૈસા કમાવે વિદ્યા તેને કે છે જે જન્મ અને મરણના ત્રાસમાંથી છોડાવે એ જ વિદ્યા વિદ્યા તેને કે છે કે જે પરમાત્માના દર્શન કરાવે વિદ્યા તેને કે છે જે વિવેકને જાગૃત કરે શ્રી કૃષ્ણ ગુરુકુળમાં અધ્યાત્મ વિદ્યા ભણ્યા પરમાત્મા કેવા છે આ જગત શું છે આ જીવનું સ્વરૂપ કેવું છે વિદ્યાર્થી જીવનમાં વિદ્યાર્થીને પૈસો કમાવવાની વિદ્યા જેમ ભણાવે તેમ સાથે સાથે ધર્મનું શિક્ષણ આપે અધ્યાત્મ વિદ્યા ભણાવે તો વિદ્યાર્થી સુખી થશે એ કુટુંબને સુખી કરશે એ દેશની સેવા કરશે અધ્યાત્મ વિદ્યાનો ઉપદેશ ન કર્યો હોય વિદ્યાર્થી દુઃખી થશે કેટલાક વિદ્યાર્થી તો એવા થયા છે કે માસ્તર સાથે પણ ઝઘડો કરે એમને ભણાવનારમાં કઈ ગુરુ ભાવ થતો જ નથી ધર્મનું શિક્ષણ આપે ને તો એ માસ્તર સાથે ગુરુ સાથે ઝઘડો નહીં કરે ધર્મનું શિક્ષણ અધ્યાત્મ વિદ્યાનું શિક્ષણ આપવાની બહુ જરૂર છે વિદ્યાર્થી જીવનમાં બરાબર એને સમજાવવામાં આવે ખરો આનંદ ક્યાં છે આ સંસારનું બધું શું કાચું છે એ બરાબર વિદ્યાર્થી જીવનમાં એને સમજાવવામાં આવે વિદ્યાર્થી ઝઘડો નહીં કરે બધાને મજા કરવાની ઈચ્છા હોય ગમે તે રીતે પૈસો ભેગો કરીને મજા કરીશ પણ ખરી મજા ક્યાં છે ખરો આનંદ ક્યાં છે એનો કોઈ વિચાર જ કરતા નથી આજકાલના લોકો જેને મજા કે છે ને એવી મજા તો પશુઓ પણ કરે છે પક્ષીઓ એવી મજા કરે છે ખરો આનંદ ક્યાં છે એ બરાબર વિદ્યાર્થીને સમજાવવામાં આવે સંસારનું બધું શું ખોટું છે એવું એના મનમાં ઠસાવવામાં આવે તો વિદ્યાર્થી સુખી થશે એ કુટુંબ ની સેવા કરશે એ સમાજ ની સેવા કરશે એ દેશની સેવા કરશે કોઈ કોઈ ઠેકાણે કોલેજોમાં વેદાંત ભણાવે છે આધ્યાત્મ વિદ્યા ભણાવે છે પણ ભણાવનાર પ્રોફેસરો ઘણા ભાગે વિલાસી હોય વિલાસી વેદાંત શું ભણાવે વિરક્ત સાધુઓ વેદાંત ભણાવી શકે તપસ્વી બ્રાહ્મણે વેદાંત ભણાવી શકે ત્રિકાળ સંધ્યા ગાયત્રી જે કરે છે એવા તપસ્વી બ્રાહ્મણોને વિરક્ત સાધુઓને ઉપદેશ કરવાનો અધિકાર આપ્યો આપણા શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે ગુરુ થવાનો અધિકાર બ્રાહ્મણને જ આપ્યો બ્રાહ્મણ એકર ગુરુ થઈ શકે નહીં એવું લખ્યું છે ભેષ ભલે અદમણ દૂધ આપે પણ ભેષને કોઈ ચાંદલો કરતા નથી ગાય માતા પાશેર દૂધ આપે પણ ચાંદલો ગાયને જ થાય પૂજા ગાયની થાય છે રસ્તામાં અદમણ દૂધ આપનાર ભેષ મળે તો કઈ શુકન મનાય નહીં પણ પાસે દૂધ આપનાર ગાય દેખાય તો શુકન મનાય તપસ્વી બ્રાહ્મણ ભજનાનંદી સાધુ સંતો એ જ ગુરુ થઈ શકે એ જ અધ્યાત્મ વિદ્યા ભણાવી શકે છે અન્ય કોઈને અધિકાર નથી સાંદીપની ઋષિ મહાન તપસ્વી છે અધ્યાત્મ વિદ્યાનો ઉપદેશ કર્યો છે શ્રી કૃષ્ણ ગુરુકુળમાં જ્યારે ભણવા માટે રહ્યા છે ત્યારે ઘણા વિદ્યાર્થીઓ ત્યાં ભણવા માટે આવેલા પણ શ્રી કૃષ્ણના એક જ મિત્રનું નામ ભાગવતમાં આપે અનેક વિદ્યાર્થીઓ ભણે છે પણ શ્રી કૃષ્ણ એક સાથે મૈત્રી કરે સૌરાષ્ટ્રનો અતિશય એક ગરીબ બ્રાહ્મણનો બાળક ત્યાં ભણવા આવ્યો એ બહુ જ ગરીબ હતો તેની પાસે કઈ નહોતું શ્રી કૃષ્ણ એ સુદામા સાથે મૈત્રી કરે પ્રભુએ બોધ આપ્યો છે વિદ્યાર્થી જીવનમાં બધા જ સુદામા સાથે મૈત્રી કરે તો જ વિદ્યા સફળ થાય સુદામા શબ્દનો વિચાર કરો સુંદર સંયમ એને જ સુદામા કહે છે સુદામદેવ પાસે કઈ નહોતું પણ સુદામદેવ જીતેન્દ્રિય નાના હતા ત્યારથી જ એમના જીવનમાં સંયમ હતો વિદ્યાર્થી સંયમ સાથે મૈત્રી કરે તો જ વિદ્યા સફળ છે સંયમ વિના વિદ્યા ટકતી નથી આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે લગ્ન થયા પછી થોડું વિલાસી જીવન ગાળે ને તે ઠીક છે પણ વિદ્યાર્થી વિલાસી જીવન ગાળે તો વિદ્યાનો વિનાશ થાય વિદ્યાર્થી જીવનમાં પરિપૂર્ણ સંયમ હોવો સંયમ થી જ વિદ્યા સફળ થાય આંખ નો સંયમ જીભ નો સંયમ મનનો સંયમ સંયમ બહુ સુખ આપે જીવનમાં સંયમ રહ્યો નથી તેથી દુઃખ વધ્યું છે તમે બધા માલિક છો ઇન્દ્રિયો એ તમારા નોકરો છે આત્મા માલિક છે માલિક એ નોકર ના આધીન રે તો માલિક દુઃખી થાય નોકર પણ દુઃખી થાય તમારે જ્યાં જવું હોય ત્યાં તમારો નોકર આવે નોકરને જ્યાં જવું હોય ત્યાં તમે જશો માં નોકરને અક્કલ ઓછી હોય ઇન્દ્રિયો નોકર છે અને આત્મા માલિક છે શ્રી કૃષ્ણ સુદામા સાથે એટલે સંયમ સાથે મૈત્રી કરે સંયમથી જ વિદ્યા સફળ થાય સંયમથી જ જ્ઞાન ટકે છે ઘડાને કાણું પડ્યું હોય તો એ છિદ્ર વાળો ઘડો કોઈ દિવસ ભરાય જ નહીં જે ઘડામાં પાણી ભરવાનું છે લોકો એની બહુ બહુ કાળજી રાખે છે કે કાણું પડે નહીં આ શરીર એ ઘડા જેવું છે આ શરીર ઘડાને નવ છિદ્રો છે એક એક છિદ્ર માંથી જ્ઞાન બહાર વહી જાય છે સુદામા સાથે મૈત્રી કરવાની બહુ બહુ જરૂર છે પ્રભુએ જગતને બોધ આપ્યો છે તમે પણ સુદામા સાથે મૈત્રી કરો ગુરુકુળમાં ઘણા વિદ્યાર્થીઓ છે પણ કોઈ વિદ્યાર્થી સાથે શ્રી કૃષ્ણ મૈત્રી કરતા નથી એક સુદામા સાથે મૈત્રી કરે ભગવાનની વિદ્યા જલ્દી પરિપૂર્ણ થઈ છે વિદ્યા પરિપૂર્ણ કરી અને પછી પ્રભુએ ગુરુદેવની પ્રાર્થના કરી છે આજ્ઞા આપો મારે તમારી સેવા કરવી છે મારે દક્ષિણા આપવી છે વિદ્યા પરિપૂર્ણ થઈ છે હું તમને શું દક્ષિણા આપું સાંદીપની ઋષિએ કહ્યું છે બેટા તારું કઈ લેવા માટે મેં જ્ઞાન આપ્યું નથી જ્ઞાનનો વિક્રય અને અન્નનો વિક્રય એ મહાપાપ છે અન્ન વિક્રય કોઈ દિવસ કરવો નહીં જ્ઞાનનો વિક્રય કરવો નહીં તારું કઈ લેવા માટે મેં તને જ્ઞાન આપ્યું નથી મને કોઈ વસ્તુની જરાય અપેક્ષા નથી આ ઝાડ છે ને એ મને ફળ આપે છે અને આ ક્ષિપ્રા નદી મને જળ આપે છે જળમાં ફળમાં મને સંતોષ છે જેને જળમાં ફળમાં સંતોષ છે તે જ ગુરુ થઈ શકે શિષ્યનું કઈક લેવાની જેને બહુ ઈચ્છા છે એ ગુરુ શિષ્યનું કલ્યાણ કરી શકે નહીં लोभी गुरु और लालची चेला दोनों का नरक में ठेलम ठेला જે ગુરુને શિષ્યનું કંઈક લેવું છે ગુરુ નિરપેક્ષ હોય જીવનમાં નિરપેક્ષતા ત્યારે આવે છે જેના હાથમાં પરમાત્મા છે હાથમાં લક્ષ્મી આવે તેથી આ જીવ નિરપેક્ષ થઈ શકતો નથી લાખ મળે તો બે લાખની ઈચ્છા થાય બે લાખ મળે તો પાંચ લાખની ઈચ્છા થાય લાભથી લોભ વધતો જ જાય છે લક્ષ્મી હાથમાં આવે તેથી જીવ નિરપેક્ષ થતો નથી લક્ષ્મી પતિ જયારે હાથમાં આવે ત્યારે આ જીવ નિરપેક્ષ બને છે ગુરુ નિરપેક્ષ મારે તારું કઈ લેવું નથી તારું લેવા માટે મેં તને વિદ્યા આપી નથી પ્રભુએ બહુ આગ્રહ કર્યો છે કે આપને કઈ ઈચ્છા નથી પણ આપે જે અમને બોધ આપ્યો છે એના જેવું તો આ જગતમાં કઈ નથી જ્ઞાન દાન એ સર્વથી શ્રેષ્ઠ દાન છે તમે ગરીબને અન્નદાન કરો ને એને પ્રેમથી જમાડો એને ચોવીસ કલાક તૃપ્તિ રહેશે ચોવીસ કલાક પછી એને બહુ ભૂખ લાગશે અન્નદાન વસ્ત્રદાન સુવર્ણનું દાન દ્રવ્યદાન તેથી થોડો સમય શાંતિ મળે છે આપે તો અમને સાચું સુખ ક્યાં છે એ બરાબર સમજાવ્યું આપે અમને અમારો સ્વભાવ સુધાર્યો છે આપે અમને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું છે આપે જે બોધ આપ્યો છે એના જેવું આ જગતમાં કઈ નથી તમને હું શું આપવાનો હતો આપે જે અમને વિદ્યા આપી છે એ વિદ્યા બ્રહ્મ વિદ્યા આત્મવિદ્યા આપે અમને આપી છે જેથી અમારું જીવન આનંદમય થયું છે મારી બહુ ઈચ્છા છે તમે કંઈક આજ્ઞા કરો હું સેવા કરું બહુ આગ્રહ કર્યો ત્યારે સાંદીપની ઋષિએ ગુરુ દક્ષિણા માગી દક્ષિણામાં માગ્યું છે કે મેં વિદ્યા તને આપી ત્યારે તારું કઈ લેવાની ઈચ્છાથી આપી નથી તને કોઈ લાયક વિદ્યાર્થી સચિષ્ય મળે તો તું પણ કઈ લેવાની ઈચ્છા રાખીશ નહીં અને મારો વિદ્યાનો વંશ વધારજે બે વંશ માન્યા છે બિંદુ વંશ અને નાદ વંશ પિતાને પુત્રનો જે વંશ છે એને બિંદુ વંશ કે છે ગુરુ અને શિષ્યનો જે વંશ છે એને નાદ વંશ કે છે બિંદુ વંશ કરતા નાદ વંશ શ્રેષ્ઠ છે કોઈ લાયક સત્શિષ્ય મળે તો મારી વિદ્યાનો વંશ વધારે આજ મારી દક્ષિણા છે બેટા યાદ રાખજે શિષ્ય પાસેથી તું કંઈક લેવાની ઈચ્છા રાખીશ ને પ્રભુએ ગુરુદેવની આજ્ઞાનું બરાબર પાલન કર્યું છે ગીતાજીના આરંભમાં અર્જુન એવું બોલ્યો છે કે હું તમારો શિષ્ય તમે મારા ગુરુ છો શિષ્ય શિષ્યસ્તેહમ સાધિમાન ત્વામ પ્રપન્નમ અર્જુન બહુ મૂજાયો છે હવે હું શું કરું શ્રી કૃષ્ણ અર્જુનને બોધ આપે છે અર્જુનને અનેક વાર પ્રભુએ એવું કહ્યું છે કે તું મારો ખાસ મિત્ર છે તું મને બહુ વાલો લાગો અર્જુન મારો શિષ્ય છે અર્જુન મારી સેવા કરે અર્જુન મને કંઈક આપે એવી ઈચ્છા રાખી નથી જે ગુરુ ને શિષ્યનું કંઈક લેવાની ઈચ્છા છે એ ગુરુ શિષ્યનું બરાબર કલ્યાણ કરી શકે નહીં જે ગુરુને શિષ્યનું કંઈક લેવાની ઈચ્છા છે એ ગુરુ શિષ્યનું પાપ છુડાવી શકે નહીં એ ગુરુ શિષ્યને ઠપકો આપી શકે નહીં જેને કંઈક લેવું છે જે નિરપેક્ષ છે એને ઠપકો આપી શકે અર્જુન શ્રી કૃષ્ણને ગુરુ માને છે પણ પ્રભુએ અર્જુનને કહ્યું છે તું મારો ખાસ મિત્ર છું તું મને બહુ સારો લાગુ છું અર્જુનની સેવા લીધી નથી અર્જુનની સેવા કરીને અર્જુનને જ્ઞાન આપ્યું જગતમાં જેટલા ગુરુ થયા છે એ બધા જ ઘણા ભાગે શિષ્યનું કંઈક લઈને શિષ્યને જ્ઞાન આપે છે એક પરમાત્મા શ્રી કૃષ્ણ એવા છે અર્જુન નું કઈ લીધું નથી અર્જુન ની સેવા કરીને એને જ્ઞાન આપ્યું અર્જુન નો રથ ચલાવે છે એટલે અર્જુનની તો સેવા કરી તે શું આશ્ચર્ય છે અર્જુનના ઘોડાઓની સેવા કરતા એમને સંકોચ થયો નહીં મહાભારતમાં એવું વર્ણન છે ઘોડાઓને જળ પીવડાવે ઘોડાઓને મલમ લગાડે છે અનેક ભાણ વાગ્યા છે તે ખેંચી કાઢે છે અર્જુનના ઘોડાઓની પણ સેવા કરી વ્યાસ મહર્ષિએ તેથી શ્રી કૃષ્ણને જગત ગુરુ માન્યા છે કૃષ્ણમ વંદે જગત ગુરુમ શ્રી કૃષ્ણ જગત ગુરુ છે શિષ્યની સેવા કરીને શિષ્યને જ્ઞાન આપનાર એક શ્રી કૃષ્ણ છે અર્જુન શ્રી કૃષ્ણને ગુરુ માને છે પણ શ્રી કૃષ્ણ અર્જુનને મિત્ર માને તું મારો મિત્ર છું તું મને બહુ વાલો લાગુ થોડો વિચાર કરો પ્રભુએ અર્જુનને ગીતાજીનો ઉપદેશ કર્યો ત્યારે બે ચાર દિવસ કઈ કથા સંભળાવી હશે બરાબર યુદ્ધનો સમય થયો હતો અને યુદ્ધ ભૂમિમાં આવ્યા પછી અર્જુન ગભરાયો ત્યારે પ્રભુએ ગીતાજીનો ઉપદેશ કલાક બે કલાકમાં કર્યો યુદ્ધ ભૂમિમાં કર્યો છે કુરુક્ષેત્રમાં આજે પણ એ જગ્યા બતાવે છે જ્યાં ગીતાજીનો ઉપદેશ કર્યો છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ પધરાવ્યું અતિ દિવ્ય ભૂમિ છે ગીતાજીનો જે આ ઉપદેશ કર્યો છે મોટા મોટા જ્ઞાની પુરુષો આખું જીવન ગીતા શાસ્ત્રનું મનન કરે છે પણ ગીતાજીના તત્વજ્ઞાનનો અંત આવતો નથી અને એ જ્ઞાન પ્રભુએ બહુ થોડા સમયમાં અર્જુનને સંભળાવ્યું છે અને અર્જુનના મન ઉપર એની અસર પણ બહુ થઈ છે અર્જુને કહ્યું છે કે આપ જે કહેશો તે હું કરીશ કરીશ્યે વચનંતવ શ્રી કૃષ્ણની જ્ઞાન શક્તિ કેવી છે શ્રી કૃષ્ણનું જ્ઞાન ક્રિયાત્મક છે જેનું જ્ઞાન ક્રિયાત્મક છે એના ઉપદેશની અસર થાય છે જેનું જ્ઞાન શબ્દાત્મક છે સાધારણ માનવ જે બોલે છે એ કોઈ પુસ્તકમાં વાંચેલું કે કોઈનું સાંભળેલું તે બોલે છે શ્રી કૃષ્ણ ભગવાન જે બોલે છે તે બરાબર જીવનમાં ઉતાર્યું છે એમનું જ્ઞાન ક્રિયાત્મક છે અર્જુનના મન ઉપર એની બહુ અસર થઈ છે ગુરુદેવની આજ્ઞા હતી કે શિષ્યનું કઈ તું લઈશ નહીં શિષ્યનું કંઈક લીધા વિના તું મારા જ્ઞાનનો વિદ્યાનો વંશ વધારજે આજ મારી દક્ષિણા છે પ્રભુએ ગુરુદેવની આજ્ઞાનું બરાબર પાલન કર્યું ભગવાનને દક્ષિણા આપવાની બહુ ઈચ્છા હતી તો ભગવાન અંદર ગયા છે ને માતાજીને વંદન કરીને કહ્યું કે માં મારી બહુ ઈચ્છા છે મને કઈ આજ્ઞા આપતા નથી મારી સેવા કરવી છે માતાજી જાણે છે કે આ વિદ્યાર્થી કોઈ સાધારણ નથી તે કહ્યું કે અમે એકવાર પ્રભાસની જાત્રા કરવા માટે ગયા હતા અને તે જાત્રામાં મારો દીકરો સમુદ્રમાં ત્યાં ડૂબીને મરી ગયો તમારાથી થઈ શકે એવું હોય તો તે સમુદ્રમાં ડૂબી ગયેલો મારો દીકરો તમે લઈ આવજો આવી દક્ષિણા તો ભગવાન જ આપી શકે બીજો કોણ આપી શકે પ્રભાસમાં પધાર્યા છે પંચજન રાક્ષસ નો ત્યાં વિનાશ કર્યો ગુરુદેવ નો બાળક મળ્યો નહીં ત્યારે યમપુરીમાં ગયા છે અને ત્યાંથી તે બાળક લઈ આવ્યા છે માતાજીને તે અર્પણ કરે છે સાષ્ટાંગ વંદન કરે મારું હૃદય પીગળ્યું છે આશીર્વાદ એ માગવાથી મળતા નથી આશીર્વાદ એ હૃદય પીગળે છે ત્યારે હૃદયમાંથી નીકળે છે તમારા માતા પિતાની વૃદ્ધોની સાધુ સંતોની પ્રેમથી સેવા કરો આશીર્વાદ માંગવાની જરૂર જ નથી એમનું હૃદય પીગળશે ત્યારે એની આશીર્વાદ નીકળશે આશીર્વાદ કે માગવાથી મળતા નથી કેટલાક ભેટ ધરે છે કે જે મહારાજ ભેટ ધરી છે સારો આશીર્વાદ આપજો કેટલાકના આશીર્વાદ પણ જુદા જુદા હોય છે અગિયાર ધરે તો આશીર્વાદ જુદો એકાવન ધરે તો આશીર્વાદ જુદો એકસો એક ધરે તો આશીર્વાદ જુદો અને જેની પૈસા ઉપર નજર છે એનો આશીર્વાદ પડે જેની ભગવાનમાં નજર એનો જ આશીર્વાદ સફળ થાય વૃદ્ધો નું હૃદય જયારે પીગળે છે ત્યારે પીગળેલા હૈયામાંથી આશીર્વાદ નીકળે છે માતાજીએ બહુ આશીર્વાદ આપ્યા છે સરસ્વતી એ તમારા મુખમાં રહેશે તમે કોઈ દિવસ જ્ઞાન ભૂલશો નહીં પ્રયત્નથી મેળવેલું જ્ઞાન પુસ્તકો વાંચીને મેળવેલું જ્ઞાન એ ભૂલાય છે કોઈ સંત હૃદયથી આશીર્વાદ આપે અને બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થાય એ જ્ઞાન ભૂલાતું નથી એ કાયમ ટકે જ્ઞાન મેળવવું એ બહુ કઠિન નથી જ્ઞાનને ટકાવી રાખવું એ બહુ કઠણ છે આવતીકાલ સુધી તો તમે પણ જ્ઞાની છો પણ પછી હવે દિવાળી આવવાની છે તમારું જ્ઞાન ટકશે કે નહીં ભગવાન જાણે સદગુરુ કૃપાથી જ જ્ઞાન ટકે કોઈ સંત જયારે હૃદયથી આશીર્વાદ આપે છે ત્યારે જ જ્ઞાન ટકે માતાજી આશીર્વાદ આપ્યા છે સરસ્વતી મુખમાં રહેશે જ્ઞાન તમે કોઈ દિવસ ભૂલશો નહીં માએ આશીર્વાદ આપ્યા છે લક્ષ્મી તમારા ચરણમાં રહેશે તમારી કીર્તિ જગતમાં ભ્રમણ કરશે બહુ કીર્તિ વધી જશે માનું હૃદય પીગળ્યું છે તે માએ હૃદયથી આશીર્વાદ આપ્યા છે ગુરુદેવના આશીર્વાદ લઈ શ્રી કૃષ્ણ બલરામ મથુરામાં આવે બધાને આનંદ થયો છે થોડા દિવસોમાં વિદ્યા પરિપૂર્ણ કરી પ્રભુ પધાર્યા છે ઉગ્રસેન રાજાએ પોતાનું સર્વસ્વ શ્રી કૃષ્ણને અર્પણ કર્યું છે આ બધું તમારું જ મથુરાના ઐશ્વર્યમાં શ્રી કૃષ્ણ વ્રજવાસીઓના પ્રેમને ભૂલ્યા નથી ઉદ્ધવજીને ગોકુળમાં મોકલ્યા છે ઉદ્ધવજી ગોકુળમાં ગુરુ થવા માટે ગયા છે પણ ગોપીઓનો પ્રેમ જોયા પછી ઉદ્ધવજીનો અભિમાન ઉતરી ગયો છે ઉદ્ધવજી તો ગોપીઓના ચરણમાં વંદન વનવાસીઓ તો એવું બોલે છે ઉદ્ધવજીને ગોપીઓનો સત્સંગ થયો નહોતો ત્યાં સુધી ઉદ્ધવ સરળ નહોતો ઊંધો સીધો ભયો હૈ ગોપીઓના સત્સંગમાં આવ્યા પછી સરળ થયા અભિમાન એ હૃદયને વાકુ બનાવે જ્ઞાન સારું છે જ્ઞાનનો અભિમાન બહુ ખરાબ છે કોઈને પણ હલકો સમજવા માટે જ્ઞાન નથી સર્વમાં પરમાત્માના દર્શન કરવા માટે જ્ઞાન કોઈનો દોષ જોવા માટે જ્ઞાન નથી કેટલાકનું જ્ઞાન વધી જાય એટલે બધાની અમને ભૂલો જ દેખાય સર્વમાં સદગુણ જોવા માટે જ્ઞાન ઉદ્ધવજીનો અભિમાન ત્યાં ઉતર્યો છે નંદ યશોદાનો પ્રેમ ગોપીઓનો પ્રેમ એ જુએ છે ઉદ્ધવજી મહારાજ ગોપીઓને સમજાવે છે સગુણના આધારે નિર્ગુણનો અનુભવ થાય તમે નિરાકાર જ્યોત નું ધ્યાન કરો ત્યારે ગોપીએ કહ્યું છે ઉદ્ધવજી મન તો એક જ છે મારું મન મારા ભગવાન પાસે જ છે મન બેચાર હોય ને તો એક મનથી સગુણનું ધ્યાન કરું ને એક મનથી નિર્ગુણનો અનુભવ કરું ઉદ્ધાવ સગુણ શું નિર્ગુણ શું અમે કશું જાણતા નથી હું તો એટલું જાણું છું હું જયારે પ્રેમથી કૃષ્ણ કૃષ્ણ બોલું છું એ સગુણ હોય કે નિર્ગુણ હોય એ સાકાર હોય કે નિરાકાર હોય એ મથુરા નાથ હોય કે દ્વારકા નાથ હોય હું જયારે પ્રેમથી કૃષ્ણ બોલું છું મારા આંખના આવીને ઉભા રહે છે ગોપીમાં એ શક્તિ છે ગોપી પ્રેમથી પ્રભુના નામનો જ્યાં જપ કરે પછી ભગવાન એના સન્મુખ પ્રગટ થાય ઉદ્ધવ અમે તો ગામડામાં રહીએ અમને કશું આવડતું નથી અમે અભણ સગુણ શું નિર્ગુણ શું એ તો તમે જ્ઞાની પુરુષો જાણો હું તો એટલું જાણું છું હું જયારે કૃષ્ણ કૃષ્ણ બોલું છું ત્યારે મને દર્શન આપે એ મારા છે ઉદ્ધવ તમે કહો આંખ બંધ રાખીને નિરાકાર જ્યોત નું ધ્યાન કરો ઉદ્ધવ હું તને શું કહું મારી આંખ જ્યાં જાય છે ને ત્યાં મને શ્રી કૃષ્ણ દેખાય ઝાડમાં કૃષ્ણ ઝાડના પાનમાં કૃષ્ણ છે ઉદ્ધવ તમે કહો છો કે મથુરામાં વિરાજેલા છે અને હું સંદેશો લઈને આવ્યો છું ઉદ્ધવ મારા કૃષ્ણ મને છોડીને ગયા જ નથી આજે સવારે મેં લાલાની વાસળી સાંભળી આ કદમ મને ઝાડમાં બેઠા હતા અને એવી વાસળી વગાડી ત્રણ કલાક મેં દાદાની વાસળી સાંભળી ઉદ્ધવ મથુરાના કૃષ્ણ કોઈ જુદા હશે ગોપીના કૃષ્ણ તો ગોપીને છોડીને જાય જ નહીં મારા વિના એમને ગમતું નથી એમના વિના હું રહી શકતી નથી ભક્તો વિના ભગવાનને પણ ગમતું નથી જેને સંસારનું સુખ મીઠું લાગે છે એવા જીવ સાથે ઈશ્વરને ફાવતું નથી ભગવાન નિષ્કામ છે અને ભક્તો નિર્વિકાર હોય છે ભગવાન કે છે ભક્તો વિના મને ગમતું નથી ભક્તો ભગવાન વિના રહી શકતા નથી ગોપીઓના સત્સંગમાં આવ્યા છે શ્રી રાધાજીના દર્શન થયા શ્રી કૃષ્ણ પ્રેમની મૂર્તિ એક રાધા રાધાજીને વંદન કરે છે અને માગ્યું છે મને શ્રી કૃષ્ણ પ્રેમ આપજો મારું હૃદય શુષ્ક છે મારા મનમાં અભિમાન ભરેલો છે જ્ઞાન કરતા પણ પ્રેમ શ્રેષ્ઠ છે જ્ઞાની થવું એ બહુ કઠણ નથી પ્રભુ કઠણ ઘણા લોકોમાં જ્ઞાન તો હોય છે પણ એ પરમાત્મા સાથે પ્રેમ કરતા નથી પૈસા સાથે પ્રેમ કરે હજાર બે હજાર નું થોડું નુકસાન થાય ને તો કલાક બે કલાક હૈયું બસ મારા પૈસા ગયા હો જ્ઞાની એ પ્રભુ પ્રેમી હોવો જોઈએ કેટલાકમાં જ્ઞાન હોય છે વ્યાખ્યાન બહુ સારું કરે પણ એમની કદાચ કોઈ ખોટી ખોટી નિંદા કરે ને તો એમને દુઃખ થાય જે લોકો મારી નિંદા કરે અને તારી કોઈ નિંદા કરે તો તારો એક વાર પણ ઓછો થતો નથી નિંદા કરે તે શું ખોટું છે નિંદાની અસર જેના મન ઉપર થાય એનું જ્ઞાન કાચું છે એને પચાવ્યું નથી જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે એની કોઈ ખરી નિંદા કરે કે ખોટી નિંદા કરે પ્રત્યક્ષમાં નિંદા કરે કે પાછળથી નિંદા કરે એના મન ઉપર જરાય અસર થશે નહીં જ્ઞાની કરતા પણ પ્રભુ પ્રેમી શ્રેષ્ઠ જે પરમાત્મા સાથે અતિશય પ્રેમ કરે એને જ ભગવાન માયાનો પડદો દૂર કરીને દર્શન આપે જ્યાં ઓછો પ્રેમ છે ત્યાં જીવ પણ પોતાનું સ્વરૂપ છુપાવે આ જીવ જગત સાથે બહુ પ્રેમ કરે છે તેથી જ ભગવાન માયાના પડદા મારે છે જે જીવ પરમાત્મા સાથે અતિશય પ્રેમ કરે ત્યારે ભગવાન માયાનો પડદો દૂર કરીને પ્રગટ થાય ઉદ્ધવજી ગોપીઓના સત્સંગમાં આવ્યા પછી ઉદ્ધવજી પ્રભુ પ્રેમી થયા છે એમને એવી ખાતરી થઈ બ્રહ્મ જ્ઞાન કરતા પણ બ્રહ્મ પ્રેમ શ્રેષ્ઠ જે પરમાત્મા સાથે જ પ્રેમ કરે છે જ્ઞાનથી હૃદય વિશાળ બને છે ભક્તિથી હૃદય કોમળ બને જ્ઞાન ભક્તિમાં વૈરાગ્યનો સાથ હોય તો જ્ઞાન ભક્તિ કાયમ ટકે વૈરાગ્યનો સાથ ન હોય તો જ્ઞાન ભક્તિ વહી જશે ઘણા લોકો એવા હોય છે કે દુઃખ નો પ્રસંગ આવે તો ભક્તિ કરે અને ભગવાન બહુ સુખ આપે ને સંપત્તિ આપે ને તો પછી ઠાકોરજી ની સેવા કરવા માટે પણ નોકર રાખે દુઃખમાં બધા ભક્તિ કરે છે સુખમાં ભક્તિ કરનાર બહુ ઓછા છે જ્ઞાન અને ભક્તિ વૈરાગ્યથી દૃઢ થાય ઉદ્ધવજી મહારાજ બે મહિના ગોકુળમાં રહ્યા છે ગોપીઓના સત્સંગમાં ઉદ્ધવજી ઉદ્ધવજીને ભક્તિનો રંગ લાગ્યો ઉદ્ધવ આગમનનો થોડો ભાવાર્થ સંભળાવ્યો આજે આપણે રૂકમણી સ્વયંવર કરવાનું દક્ષિણના મહાન સંત શ્રી એકનાથ મહારાજને આ ઉદ્ધવાગમન નો અધ્યાય તેનો પાઠ કરતા કરતા સમાધિ જાય છે ત્રણ દિવસે સમાધિમાં રહ્યા પાઠ કરતા કરતા સમાધિ લાગે ઉદ્ધવજીને ખાતરી થઈ ગોપીઓના સત્સંગમાં આવ્યા પછી એમનો અભિમાન ઉતર્યો છે ગોપીઓના સત્સંગમાં આવ્યા પછી એમને ભક્તિનો રંગ લાગ્યો ઉદ્ધવજી પાછા ફર્યા છે પછી તો પ્રભુએ આ ક્રૂરજીને આજ્ઞા કરી છે મેં એવું સાંભળ્યું છે કે ધૃતરાષ્ટ્રે પાંડવોને લાક્ષાગ્રહમાં બાળવાનો પ્રયત્ન કર્યો તમે ત્યાં જાઓ અને બે મહિના ધૃતરાષ્ટ્ર સાથે રહેજો એની બરાબર પરીક્ષા કરો એ પાંડવો સાથે પ્રેમ કરે છે કે વેર કરે છે અને ખરેખર વેર કરતો હોય તો હું પાંડવ પક્ષમાં રહીને કૌરવોનો વિનાશ કરીશ અક્રૂરજી હસ્તિનાપુરમાં ધૃતરાષ્ટ્ર સાથે બે મહિના રહ્યા અને અક્રૂરજીને ખાતરી થઈ કે આ ડોહાની દાનત બહુ બગડી પાંડવોનું અડધું રાજ્ય છે એને કઈ આપવાની ઈચ્છા નથી આ દુષ્ટ છે અક્રૂરજીએ પછી ઉપદેશ કર્યો છે ધૃતરાષ્ટ્રને કહ્યું છે જે શરીરને સુખ આપવા માટે માનવ પાપ કરે છે અંતે એકવાર એ શરીર છોડવું તો પડે જ છે શરીર ક્યાં સાથે આવે છે જે શરીરને સુખી કરવા માટે જીવ પાપ કરે જે કુટુંબના લોકોને સુખી કરવા માટે પાપ કરે છે મૃત્યુના પંથે જાય છે ત્યારે કોઈ સાથ આપતા નથી તમે બહુ પૈસા કમાવશો ને તો મજામાં બધા સાથ આપશે પણ સજામાં કોઈ સાથ આપશે નહીં સજા એકલાને જ થાય છે એક પ્રસૂયતે જંતુ એક એવ ચલીયતે એકોનુભુંક્તે સુકૃતમ એક એવ ચ દુષ્કૃતમ તમે આવું પાપ શા માટે કરો અર્ધુરાજ પાંડવોને આપી દો પણ ધૃતરાષ્ટ્રે માન્યું નહીં અક્રૂરજી મથુરામાં આવ્યા છે ભગવાનને બધી કથા સંભળાવી મૂર્ખ છે એ સમજાવવાથી સુધરે એવો નથી એને બહુ માર પડે ને તો અક્કલ આવશે નહીં સુધરે એવો મૂર્ખો છે દશમ સ્કંદનું પૂર્વાર્ધ પૂરું થયું ઉત્તરાર્ધનો આરંભ કરે છે અસ્તિ પ્રાપ્તિશ્ચ કૌંસસ્ય મહિષ્યૌ ભરતર્ષભ મૃતે ભરતની દુઃખાર્તે ईयतुष्म पितुर्गृहान् વ્યાસ નારાયણની એવી આદત છે ચરિત્ર ભાગ પૂરો થયા પછી કોઈ ઠેકાણે એક બે શ્લોક એવા કંઈ બોલે છે કે આખા ચરિત્ર ચરિત્રનું રહસ્ય તે એ શ્લોક માં ભરી દે કંસ જીવતો હતો ત્યાં સુધી કંસની રાણીઓના નામ ભાગવતમાં આપ્યા જ નથી કંસ મરી ગયા પછી ઉત્તરાર્ધના પહેલા શ્લોકમાં વ્યાસ મહર્ષિ કંસની બે રાણીઓના નામ આપે અસ્થિ અને પ્રાપ્તિ આ કંસની બે રાણીઓ અસ્થિ અને પ્રાપ્તિનો પતિ એ જ કંસ છે કંસ મરી ગયા પછી આ નામ આપે છે અસ્થિ એટલે બેંકમાં આટલા રૂપિયા જમા છે અને પ્રાપ્તિ એટલે આ વર્ષે આટલો નફો થશે એવું લાગે બે ત્રણ વર્ષે બરાબર નફો થાય ને તો પછી મારે ગાડી લેવાનો વિચાર છે આ સુખ મને મળ્યું છે આ સુખ હજુ મારે ભોગવવાનું છે કોઈ પણ રીતે પૈસા ભેગા કરીને શરીરનું સુખ અને ઇન્દ્રિયોનું સુખ ભોગવવાના જે વિચારો કરે એ બધા કંસ જેવા જ તે વખતે કંસ એક હતો હવે તો કલિયુગમાં કંસની સંખ્યા બહુ વધી ગઈ ગમે તે રીતે કરીને સુખ ભોગવવું જ બધાને સુખ તો જોઈએ છે પણ સાચું સુખ ક્યાં છે એનો કોઈ વિચાર જ કરતા નથી સંસાર ક્ષણે ક્ષણે બદલાય છે સંસાર સત્ય નથી તો સંસારનું સુખ પણ ખોટું છે સંસારમાં કોઈ પણ સુખ ત્રણ ચાર મિનિટથી વધારે ટકતું જ નથી ખોટું સુખ ભોગવતા જ માનવનું જીવન પૂરું થાય કલયુગનો માનવ અર્થ અને કામમાંથી આગળ જતો જ નથી પૈસા કમાવી કામ સુખ ભોગવતા જીવનનો અંત આવે છે પરમાત્મા કેવા છે પ્રભુનું સ્વરૂપ કેવું છે એ શાંતિથી બેસીને વિચાર પણ કરતો નથી કલયુગનો માનવ અર્થ અને કામથી આગળ જતો જ નથી અર્થ અને કામમાં જ એના જીવનની સમાપ્તિ થઈ જાય કૌશ અસ્થિ અને પ્રાપ્તિનો પતિ છે જરાસંધની આ બે કન્યાઓ વિધવા થયા પછી પિયરમાં આવી છે જરાસંધે શ્રી કૃષ્ણ સાથે વેર કર્યું અને મથુરામાં યુદ્ધ કરવા માટે આવ્યો છે પ્રભુએ બલરામજીને કહ્યું છે મોટાભાઈ જરાસંધને મારશો નહીં એ અક્ષોવણી સેના લઈને આવ્યો છે એ સેનાનો વિનાશ કરીશું એની હાર થાય ને તો ઘેર જઈને ફરીથી અક્ષવણી સેના ભેગી કરીને યુદ્ધ કરવા આવશે પૃથ્વીનો ભાર ઉતારવા માટે જરાસંધને મારવો નથી તે શ્રી કૃષ્ણ બલરામ એવી રીતે યુદ્ધ કરે છે એની સેનાને મારે જરાસંધને મારતા જ નથી એની હાર થઈ ઘેર ગયો ફરીથી અક્ષૌરની સેના ભેગી કરીને લઈ આવ્યો ફરીથી સેનાનો વિનાશ કર્યો આ જરાસંધના યુદ્ધની કથા ઉત્તરાર્ધમાં વર્ણન કરી છે ઓગણપચાસમાં અધ્યાયમાં પૂર્વાર્ધ પૂરું થયું આપણને બોધ આપે છે જીવનમાં જયારે ઓગણપચાસ પૂરા થશે ત્યારે તમારી ઈચ્છા હોય કે ન હોય જરાસંધ લડવા આવશે જરાસંધ સાથે યુદ્ધ કરવું જ પડશે આ સાંધા દુખવા લાગે ને એ સમજવું જરાસંધ હવે આવે ખાધેલું બરાબર પચે નહીં હાથ લાગે અશક્તિ આવે આંખની શક્તિ ઓછી થાય કાનથી ઓછું સમળાય સમજવું કે આ જરાસંધની બધી પલટન હવે જરાસંધ આવે છે આ ઉપરનું છાપરું ધોળું થવા લાગે ને કે સમજવું જરા સંધાવ્યો કલયુગના લોકો તો બહુ બુદ્ધિમાન બહુ આગળ વધ્યા છે તે ધોળાના પાછા કાં કરવાનું શોધી કાઢે છે તમે બહુ ડાયા છે સુધર્યા કે બગડ્યા એ ભગવાન જાણે વાળ ધોળા થયા પણ કાળજું કેમ ધોળું થતું નથી કાળજું કાળું થતું જાય જયારે લોકો સો વર્ષો સુધી જીવતા હતા અને ત્યારે પચાસ સુધીનું પૂર્વાર્ધ અને પછીનું ઉત્તરાર્ધ ગણાતું હતું હવે કે સો વર્ષો સુધી જીવતા નથી પાંત્રીસ ચાલીસ થાય કે સમજવું કે ઉત્તરાર્ધ શરૂ થયું ને હવે જરાસંધ લડવા આવવાનો જ બહુ સાવધાન રહેજો અનેક વાર પ્રભુએ જરાસંધને હરાવ્યો છે અનેક વાર મનવાડ આવે છે અને તે મનવાડમાંથી માનવ ઉઠે છે નિરાસંદે પછી કાલ્યવન સાથે મૈત્રી કરી અને કાલ્યવનને કહ્યું કે તું મથુરામાં યુદ્ધ કરવા જા તારી સાથે યુદ્ધ કરે ને ત્યારે પાછળથી આવીને હું મથુરા લૂંટીશ કાલ્યવન આવ્યો છે જરાસંધ આવવાનો છે શ્રી કૃષ્ણ બલરામજી સાથે વિચાર કરે છે હવે શું કરીશું બે શત્રુઓ બળવાન છે બલરામજીએ કહ્યું કે આ જરાસંધ નફત છે અનેક વાર એને હરાવ્યો શિવજી એને એવા વરદાન આપ્યા છે કે મરતો નથી આ લોકો શાંતિથી મથુરામાં મને રહેવા દેતા નથી મારે આ મથુરામાં હવે રહેવું જ નથી અનર્થ દેશની રાજકન્યા રેવતીજી સાથે બલરામજી નું લગ્ન થયું હતું વરદક્ષિણામાં બલરામજીને આનર્ત દેશનું રાજ મળ્યું હતું બલરામજીએ કહ્યું કે હું આનર્થ મંડળમાં જઈને રહીશ જેને લોકો ઓખા મંડળ કે વ્યાસ મહર્ષિએ એનું નામ આપ્યું છે આનર્થ મંડળ બલરામજીએ કહ્યું કે હું ત્યાં જઈને રહીશ ત્યારે શ્રી કૃષ્ણ વિશ્વકર્માને બોલાવે છે અને આજ્ઞા કરી છે સમુદ્રના મધ્યમાં એક વિશાળ નગરી બનાવવાની ભગવાનની આજ્ઞા થઈ તે થોડા સમયમાં જ દિવ્ય નગરી બનાવી છે ઇન્દ્ર ચંદ્ર વરુણ કુબેરા બધા દેવોએ શ્રી કૃષ્ણ સેવામાં સંપત્તિ અર્પણ કરી મોટા મોટા બંગલાઓ છે અધિકાર પ્રમાણે મોટા મોટા વાડાઓ બનાવ્યા છે ત્યાં યાદવોને આ નવી નગરીમાં રાખ્યા છે પણ બહાર નીકળવાનો દરવાજો જલ્દી મળ્યો નહીં અને તેથી યાદવો બોલ્યા છે દ્વાર કહા હે દ્વાર કહા હે તેથી નામ પડ્યું દ્વારિકાધીશ દ્વારકા એ બ્રહ્મ વિદ્યા છે કાલ યવન પાછળ પડે જ્યારે બ્રહ્મ વિદ્યાનો આશ્રય કરો બ્રહ્મનું નામ અનંત છે જેનો અંત નથી એને અનંત કે છે અનંત એ જ બ્રહ્મ છે પરમાત્મા છે આ સમુદ્રનો પણ અંત નથી સમુદ્રમાં રહેલી દ્વારકા તે બ્રહ્મ વિદ્યા છે યાદવો દ્વારકામાં રહ્યા છે બ્રહ્મ વિદ્યાના આધારે રે એને કાળ મારી શકે નહીં આપણે બધા દ્વારકામાં જઈને રહીએ ને તો ત્યાં બહુ ભીડ થઈ જશે ત્યાં જે સાધુ સંતો છે કદાચ એમને પણ ત્રાસ થશે તીર્થમાં રહેવું એ સારું છે પણ પ્રભુએ તમને જે ઘર આપ્યું છે એ ઘરને તીર્થ જેવું પવિત્ર રાખવો એ વધારે સારું દ્વાર એટલે દરવાજો જ્યાં પ્રત્યેક દરવાજામાં ભગવાન વિરાજે છે એને દ્વારકા કે આ શરીર એ જીવાત્માનું ઘર છે અને ઇન્દ્રિયો એ દરવાજા છે આંખે દરવાજો કાને દરવાજો નાકે દરવાજો એક એક દરવાજામાંથી જીવ બહાર જાય છે શરીર ઘરના ઇન્દ્રિયો એ દરવાજા છે દ્વાર એટલે દરવાજો દ્વારી દ્વારી કમ બ્રહ્મ યશ્યામસા દ્વારિકા જ્યાં પ્રત્યેક દ્વારમાં ભગવાન વિરાજેલા આંખમાં શ્રી કૃષ્ણને રાખજો કાનમાં શ્રી કૃષ્ણને રાખજો માનવ જે ઇન્દ્રિય દ્વારમાં પ્રભુને પધરાવતો નથી તે દરવાજામાંથી કામ અંદર ઘૂસી જાય પ્રત્યેક થી ભક્તિ કરવાની ટેવ પાડો માનવ જે ઇન્દ્રિયથી ભક્તિ કરતો નથી એ ઇન્દ્રિયથી જાણતા અજાણતા પાપ થાય આંખથી ભક્તિ કરો કાનથી ભક્તિ કરો જીભથી ભક્તિ કરો મનથી ભક્તિ કરો પછી તમારા અંદર બ્રહ્મ વિદ્યા પ્રગટ થશે ભક્તિ જ્ઞાન જ્ઞાનાય કલ્પતે ભક્તિથી જે જ્ઞાન પ્રગટ થાય છે તે કાયમ ટકે છે પુસ્તકો વાંચીને મેળવેલું જ્ઞાન એ ભૂલાય છે આખી ભક્તિ